એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નિહારભાઈ આવ્યા છે વડોદરામાં બેઠા બેઠા વાર્તા સાંભળવા માટે આવો આવો નિહારભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો આ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે દીવડા બનીશું ધ્યાનથી સાંભળજો એક વખત કાળી કાળી અંધારી રાત પડી સુરત દાદા તો એના ડેરા તંબુ ઉપાડીને ડૂબકી મારી ગયા દરિયામાં અને ડૂબી ગયા આથમી ગયા ચાંદા મામા તે લપાઈ છુપાઈ ને ક્યાંક મોં છુપાવીને બેસી ગયા હતા હો અને ધરતી ઉપર તો બધે અંધારું ફરી વળ્યું ભાઈ હો ધરતીએ અંધકારથી અકળાઈને ચીજ પાડી ઓરે કોઈ દીવો ધરો કોઈ દીવો ધરો કોઈ અજવાળું કરો કોઈ આ અંધકારને ભગાડો અંધારાને ભગાડો મારો તો શ્વાસ રૂંધાય છે આવી વાત ધરતીએ પોકારી થોડીક વાર ક્યાંયથી જવાબ આવ્યો નહીં પછી ધીમે ધીમે ટમટમ ટમટમ કરતા તારલાઓ આકાશના કાળા પડદાની પાછળથી બહાર આવ્યા અને બગીચામાં જાણે મોગરાની કળીઓ ઉગડીઓ મોગરાના ફૂલ ઉગડ્યા એવી રીતે તારાઓ ઉગડ્યા પાપણો પલકાવીને એ તો કે માં એ ધરતીમાં અમે અંધકારને દૂર કરી શકીશું હો કે અમે તમારા આ અંધકારને દૂર કરી શકીશું એની તો બહુ પાછી ખબર નથી પણ હા અમે દીવડા બનીને સળગીશું તો ખરા અને ભાઈ આ ટમટમ તારલાઓની વાત સાંભળીને ધરતીએ હાથ ઊંચો કરીને કહ્યું ઓ એટલું બસ છે દીકરાઓ ઘણું જીવો ઘણું જીવો એટલું બસ છે તો ભાઈ આવી રીતે આ ટમટમતા તારલાઓએ સુરત દાદા નહોતા અને ચાંદા મામા નહોતા ને ત્યારે ધરતી ઉપર અજવાળું પથરાયું હો ભાઈ આ પ્રકાશ આપ્યો તો આવી હતી આ દીવડા બનતા તારલાઓની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો